દિશા શ્રીમાળી હા પણ એ લોકો દિશા એટલે બધા એમાં દશા શ્રીમાળી હોય છે દિશા શ્રીમાળી એટલે આ તો બધું દિશા દશા પાંચા નડિયા એ તો આપણે હવાયા મેં એક અડિયાર પૂછેલું આજથી પંદર દિવસ મેં ભાઈ તમને અડિયા કેમ કે છે તારે ભાઈ મને ખબર નથી કે છે <laughs> તો નામ હતું નથી નહીં ગુસ્સો આપતો આવો હોય ને એને જરા હા ભાઈ આ રતિલાલને મંસાહનો વિચાર કોઈ દાળ નહીં આવ્યો હોય એને જ નહીં અને મુસલમાનને મંસાહનો વિચાર આખો દાળ આવે તો મોઢે આવડી બોલતો એટલે દરેક ની વાંઠો જુદી જુદી હોય સમજ ને વિષય ના વિચાર આવે તો જાણું કે વાંઠ મોટી લક્ષ્મી ના વિચાર આવે તો જાણું લોભની વાત છે મોક્ષ મળતો કોને મોક્ષ કોને મળે મોક્ષ કોને મળે મોક્ષ જેને દુઃખ થાય છે ને તેને મળે દુઃખ કોને હે દુઃખ કોને થાય આ સુખ અને દુઃખ કોને થાય નથી કરી તને કોઈ દુઃખ થયેલું નહીં હે ચિંતા ચિંતા કશું થઈ ગયું નહીં બધા મને કોઈ દિવસ થતી છે હે ચિંતા કશી થઈ ગઈ આપણને દુઃખ તો થાય છે થાય એવા પરિસ્થિતિ વિના દુઃખ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય કે દુઃખ થાય એવું થાય દુઃખ થાય એ જુઓ તને દુઃખ થાય છે માટે તારી તારા તારો મોગ થઈ જાય શું થાય એટલે કોણ હતો હે તું એટલે કોણ તું શું એટલે કોણ ખરેખર તું ખરેખર તારું સ્વરૂપ નથી આ ને આરોગી પર આરોગી પર છે તારું ખરેખર સ્વરૂપ મળી જાય ને તો મોક્ષ જ છે શું છે પોતાનું સ્વરૂપ તો મોક્ષ માં જ છે પણ મોક્ષ સ્વરૂપ આ આરોપિત ભાવ છે ને તેથી બંધન થયું છે શું થયું છે આરોપિત ભાવ આરોપિત ભાવ શું નામ છે તારું રમણ રમણ હું રમણ છું ને એ આરોપિત ભાવ છે આ સાચી વસ્તુ નથી રમણ હું રમણ છે તો તારું નામ રમણ શું કોણ છું ને એટલે સાચી વસ્તુની ખબર પડે સેલ્ફ નું રિયલાઇઝ થાય ત્યારે કામ થાય સેલ્ફ નું રિયલાઇઝ આ રમણ એ સેલ્ફ નથી પણ ભ્રાંતિ થી સેલ્ફ માને છે લોકો રમણ નામનો એ ભ્રાંતિ થી માનનારું પણ કે આપવા નથી મળતો અહંકાર માને છે શું માને છે અહંકાર હું છું આ મેં કર્યું હું ભોગવું છું ને એ અહંકાર રોંગ બિલીફ થી ઉભો થયો છે શું થયું છે રોંગ બિલીફ રમણ નામ પાડી એટલે ત્યાં રોંગ બિલીફ માની લીધું રોંગ બિલીફ ફ્રેક્ચર થાય અને રાઈટ બિલીફ બેસી જાય એને સમ્યક દર્શન કહે રાઈટ બિલીફ એક નારી પુરુષો રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપે અને રાઈસ પેલી બેસાડી આવે એટલે કામ થઈ દ્રષ્ટિ છતી થઈ જાય આ તો ઊંધી પૂતળીઓ છે કઈ પૂતળીઓ છે તું કોકા મારો સસરો મારો મામો એ ખરેખર એવું નથી રિયલ નથી કઈ નો રહી મૂળ મૂળ પાલનપુર પાલનપુર પાલનપુર કાણદર બાજુ પાલનપુર ગામ છે પાલનપુર ની બાજુ ગામ છે ત્યાં કાણોદર કાણોદર પાલનપુર ની બાજુમાં કાણોદર કરીને ગામ છે ત્યાં પાલનપુર ની બાજુમાં મહાદેવજી ગયા છે મને પાલનપુર માં એક મહાદેવજી છે નદી કોટા ઉપર ક્યાં સિદ્ધપુર માં ના પાલનપુર માં પાલનપુર માં સિદ્ધપુર માં છે ના એક નદી છે ત્યાં આગળ પેલા મહાદેવજી પાલનપુર થી થોડી ખેતર છે ઉમર દસી ઉમર દસી નદી છે ઉમર દસી નદી નદી નું નામ છે એ ગમે તે નદી હોય પણ ત્યાં આગળ એક મહાદેવજી છે ને ત્યાં આગળ પાણી અમને નીકળે છે આગળ હા જાગે મહાદેવ સચિદાનંદ સચિદાનંદ કસ્તુરબેન ની બેબી રાખી દે દીદી કરી લે બધું અંધારામ જગત ભટકાય છે ઉઘાડીમાં છે બરાબર ને અથડામણ અથડામણ અથડામણ ને કોઈ ખરો વરિજય થઈ જાય ને હા તે શું દવા છે ચોપડે છે વરિજની દવા આવતી નથી તેની ઝગી રાખતા નથી નથી રાખતા પછી દવા વગર કેમ રહ્યું છે શાદી હિન્દુસ્તાન દવા બધી ફરી જાય ને આની દવા નથી મળતી દવા ના આ સાયન્ટિફિક છે બેન ને જ્ઞાની પુરુષો રિલેટિવ અને રિયલ બેન જુદા પાડી દે અને સાયન્ટિફિક લેબોરેટરી છે લેબોરેટરી મૂકીને પાડી આવે આને તો ધર્મ લેબોરેટરી તો ના હોય ને આપણે આ પહેલામાં પહેલું સાયન્ટિફિક વિજ્ઞાન ઊભું થયું છે અક્રમ વિજ્ઞાન ક્રમિક એટલે ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ પરિક્રમ છોડતા છોડતા ભગતના પગથિયે પગથિયે પગથિયે પણ એમાં આપણો દાડો ભરે નહીં અને મૂંઝામણ જાય ને મૂંઝામણ અનુભવી છે ને મૂંઝામણ સરફળામણ ડુંગળામણ બધું જાત જાતનો અનુભવ એટલે જ્ઞાની પુરુષ પણ આવે તો આનંદ થઈ જાય છે કારણ કે પોતાનામાં કોઈ જાતની ગુમરામણ નથી ગુજામણ નથી તેવા આપણને બનાવે કે જેવા થયા છે એવા બનાવી દે મુક્તિ એટલે શું કે ગુંગામણ મુજામણ કોઈ જાતની ઇફેક્ટ ના થાય આપણને ખબર ને જગતમાં બધું ઇફેક્ટિવ જ છે આ મન વચન કાય ઇફેક્ટિવ છે કેવું છે બહુ ઠંડી પડે ત્યાં તું સ્વેટર પહેરું ના પહેરું ઇફેક્ટિવ છે દેહ શું છે દેહ ઇફેક્ટિવ છે અને પછી એકદમ તાપ લાગે સ્વેટર પહેરવું તો કઈ ખબર ને તો સ્વેટર પર રાગ રાગ છે એનું શું કારણ છે એને રક્ષા હા આ ઇફેક્ટ મારે સહન થતી નથી એટલે એટલે તારું કામ છે મારે અને પછી કામ થઈ ગયું એટલે એવું છે આ છે કામ પછી ફેંકી પોતાનું કામ થઈ ગયું એટલે છેલ્લે ફેંકી દે ફેંકી દે કામ ના થાય તો હાથે હાથે કરે ઉનાળા એટલે મૂકી દો કે છે તારે ફેટા કે નથી મારે ચારે મહિના ભાઈબંધી સારી રહી છે તું મને છોડે છું એવું જગત છે એમને કામ લાગે નહીં ત્યાં સુધી કામ ના લાગ્યું એટલે ખરા કાકા કશું કામ ના લાગે એવા ગયા ગયડા રૂડો એટલે ઘણા બે કામ લાગે એવું તારે એવું નથી લાગતું આ બધું જગત પોતાનું કામ લાગે એવું હોય તો જ છે ને સ્વાર્થ માટે જ છે ને બધું કારણ કે રિલેટિવ જગત છે કેવું છે આ બધી સગડીઓ મા બાપ બાપની ભાઈ બધા ભાઈઓ બધા બધા એ બધી રિલેટિવ સગડીઓ રિયલ સગાઈ નથી જો રિયલ સગાઈ હોય તો વાંધો નહીં તો તો આપણે આમ તક્યો દઈ જાય પણ આ તો તક્યો ક્યારે રખતી જાય કહેવાય ને આપણે કબડી પડીએ કુવામાં તક્યો ખરી જાય ના નાખી જાય ત્યાં જોઈ લા તક્યા ખરી ગયેલા એમ ટક્યા ખરી જાય બહુ ભાવના છે આ પુસ્તક બધા વાંચેલા બધા થયા ગયા પુસ્તક વાંચેલા ભાગવત છે ચાર વેદ હોય છે ને એમાં બધા શાસ્ત્રોના મોટા મોટા વેદ વેદમાંથી બધા નીકળેલા ચાર વેદનું નામ આવડ્યું છે તે ચાર વેદ ભણી રહે એટલે વેદ ઇટસેલ્ફ બોલે છે this is not dead this is not dead this is not dead તું આત્મા કહો છે આત્મા ન શું કે છે વેદ તો અંગુલ રીતે માર્ગ બતાવે છે કયો માર્ગ છે મોક્ષ જવાનો તે વેદ બતાવે છે સમજે ને એ જ્ઞાની પુરુષ એકલા જ મોક્ષે લઈ જશે બાકી પોતે મોક્ષમાં મોક્ષ જેનો થઈ ગયેલો હોય તે આપણને મોક્ષ કરી આપે જે પોતે જ બંધાયેલો હોય તો આપણે મુક્તિ કેમ થાય ત્યારે સમજાય છે ને કોઈ તરણ તારણ થયેલા હોય પોતે તર્યા હોય નિદાન તારવાનો સમર્થ હોય તે તારી શકે અમદાવાદના શેઠિયાઓને એક દાડો ચિંતા મટાડો ને કે ભાઈ આજનો દાડો તમે ફરો જાઓ ચિંતા મારમાં તો બસો રૂપિયા ના આપે બિચારા પણ એવા ઇન્કમ ટેક્સ વાળો કરી પાડતા નથી ને ઘણા પૈસા નો આટલો વેરો થાય ઇન્કમ ટેક્સ ના બફાયા કરતો હોય બધું બફાયા કરે ચક્કરીઓ ત્યાં જોયેલું લે ચક્કરીઓ અને દરાડ મગાલી કેટલી બાજુ બફાય એક જ બાજુ બે બાજુ શું કે તું કેટલી બાજુ જોયેલું નહીં ચકરીઓ ગાલીએ વફાય બધી બાજુ તેમાં મનુષ્ય વફાઈ રહ્યા છે બધી બાજુથી વફાઈ રહ્યા છે જેમ ચક્કરિયા બફાયા બફાઈ ચક્કરિયા બફાય એટલે આરોય આવે પણ વાંધો આરોય નહીં આ તો જો કતો રાખોડી થાય તો ચારે તો હળગી જાય કોયલો થાય તો સારું કોયલો ના થાય રાખોડી ના થાય એમ જેમ ધુમાયા કરે હળગે ધુમાયા કરે કેવું ક્યાં રહેશે દાદા શિવાજી પાસે સારું થઈ બેન કામ કાઢી દઈશ ભણેલી છે આત્મા જ્ઞાની પુરુષ ની પાસે છે પુસ્તક માં આત્મા લખી શકાય એવો નથી અવર્ણનીય છે કેવો છે અવક્તવ્ય છે વાણી વાણીથી વર્ણન ઉતરી શકે એવો નથી આત્મા એ જ્ઞાની પુરુષ ને કૃપાથી પ્રાપ્ત થાય એ હતું જ્ઞાની પુરુષ ની કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ કારણ કે જ્યાં પૈસા પૈસા આપવા લેવાનો હોય ત્યાં તો આત્મા જ નથી શું કરે જ્યાં પૈસા આપવા લેવાનો વ્યવહાર હોય ને ત્યાં તો આત્મા નથી એમ માની લેવું તો શું જ્યાં લક્ષ્મી હોય તો આત્મા ના હોય શું કહે હા લક્ષ્મી ને લેવા દેવા નથી લક્ષ્મી લેતા હોય તો એ ભિખારો હું લક્ષ્મી લઉં તો આ બધા ભિખારી હું ભિખારી વધારે તને સમજ પડે ને એટલે જ્ઞાની પુરુષ કોઈ ચીજના ભિખારી ના હોય કોઈ જાતની ઈચ્છા જ ના હોય આ વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે જે એમને ખપતી હોય શું કહ્યું બધી રીતે સ્વતંત્ર થયેલા હોય સર્વ રીતે સ્વતંત્ર એટલે રાતે ઊંઘમાં ઉઠાડો તો એટલા આનંદ હોય ને દાડે આનંદ હોય ગમે ત્યારે આનંદ હોય કઢીમાં કઢી મીઠું વધારે પડેલું હોય તો આનંદમાં અને તરત કઢી થઈ હોય તો આનંદમાં એ સેફ સાઈડ થઈ ગઈ કહેવાય શું કહેવાય સેફ સાઈડ ઇફેક્ટિવ તો છે જ પણ ઇફેક્ટિવ ઇફેક્ટિવની સેફ સાઈડ થઈ ગઈ છે સેફ સાઈડ એલએલબી પછી વકીલ થવું છે શું થવું જોઈએ શું થવાય જોઈએ બેન ક્યાંથી આવે એમની બેન પણ છે એટલે એમ તો કશી ઈચ્છા જ નથી મને કઈ ઈચ્છા ના ગુજરાતી મહારાષ્ટ્રીયન છે મહારાષ્ટ્ર વાત કરો ને મરાઠી ભાષા સાઉથ ઇન્ડિયન છે સાઉથ ઇન્ડિયન છે મદ્રાસી હિન્દી હિન્દુસ્તાની વાત હિન્દુસ્તાની વાત કોઈનું કલ્યાણ કરો તો આવી જશે કોઈ આયોજન નું કલ્યાણ કરો અહીં આગળ આગળ કરીને આવ્યું આ દુકાને ચડ્યું કઈ બાજુ શું કરે શિયાળામાં થયેડે જાય હવે થયેડે જાય ધીંગરા ઠેકાણા કરે ને એ જતો રહે અવાજ સાઈડે જાય બટાટા ના આવ્યો મારી બરોબર છે કે જય શનિવાર તમારા ભાઈબંધ ક્યાં થયું જગત બધું ભૂલી ગયા હોય બહાર કઈ છે કયા ગામમાં છે બધું ભૂલી ગયા ને આ બીજા છે પેલા હોય છે ને પેલા પાણી વેળે થઈ જાય છે ને એવી ગોળીઓ ઘડીઓ બધી તો કેપ કેપ કરીને ભૂલો નહીં તો જ્ઞાન થી ભૂલો શું કહ્યું જ્ઞાન સિવાય ભૂલાય એવું નથી આ જગત અને કોઈ ગેપ થી ભૂલાય એવું છે એટલે જ્ઞાન જ્ઞાન જડ્યું નહીં એટલે લોકો કેપ તો કરવા માટે શું થશે થતી થતી દેશે દેશે થતી જેમ પડશે એમ નિવાસી કે શું કે આપડા ઉધીનાથ ને જતા છે કે ના જાય આપડા આવું જાય જાય બ્રાહ્મણ આવું બ્રાહ્મણ જોઈએ ને બરી એકાગ્રતા એટલે જે ઉપાય થી થાય ઉપાય કરે તે તો જગત વિસ્મૃત થઈ જાય ને બધો થાક ઉતરી જાય આગ્રહ આવે મહાવીર થાક ઉતરી જાય છે કે બસ બસ બસ